બાજુમાં છે ને પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશ તમારી સોસાયટીમાં છે એવું છે જી ઓહો બહુ સારી સોસાયટી છે જુનામ જૂની ને બહુ મજાની હા બહુ મજા જુનામ જૂની નહીં જી દાદા ત્યાં આવી ગયેલા છે દાદા ભગવાન આવી ગયેલા છે આવે છે આવે છે પંચમભાઈ ને ત્યાં પંચમભાઈ નું હજુ ઘર ત્યાં જ છે ને બહુ સરસ આપણા મહાત્મા રમેશભાઈ પટેલ ખરા ને નિવરા સ્કૂલમાં હતા એમનો એ ત્યાં જ છે પણ અમેરિકા છે ત્યાં તો કદાચ તમે ઓળખતા હશે એમનો દીકરો સંજય સચ્ચિદાનંદ જય સચિન શું પૂછવું છે કો શું વાત થઈ એમની જોડે આવ્યા છે તમારી જોડે રહેવા અહીંયા જ રહેવાના છે હા એટલે હવે અમને ઘર બનાવી દીધું કે ગળું રહ્યા ત્યાં હવે પાછા આવી ગયા પોતાને ઘરે છેવટે તો ઘર છેલ્લો છે ને આવવું પડે છે તો બહુ ઓછા એવા ભાગ્યાશાળીઓ હોય કે ઘરની બહાર ગયેલા હોય તો ઘરે પાછા ફરે બહુ ઓછા હોય ત્યાં જવા માટે વાંધો નથી પણ જઈને પાછાઓમાં આપણું હેતુ તો એ જ હોય લક્ષ્ય કારણ કે અહીં આ ભઠ્ઠી એવી છે કે આ ભઠ્ઠીમાં રોસ્ટિંગ થાય નહીં બરોબરનું તો વેલ રોસ્ટેડ ના થાય ઇન્ડિયા ઇઝ એ ભઠ્ઠી પારસ સમજો ને એમાં બરાબર શેકાય શેકાય તો જ એ તો આ પેલી કેરીઓ અત્યારે કાચી શીખવે છે એવું ના ચાલે નેચરલ વેમાં થાય એટલે જો મજા મજા આવો દાદાજી હા બોલો આ પદ હમણાં આવ્યું ના મને આપો કયું છે છવ્વીસમી નંબર આપણે બોલ્યા તે હા એમાં જે અભેદ દાદાનો એક અંશ જ પામી શકે એ વિરલ પરમહંસ એ સંબંધી જરા એ તો કવિરાજે પોતાના કવિત્વ ભાવમાં લખેલું છે કારણ કે એમને આટલો બધો સ્વાદ આવ્યો તો એટલું આ શરૂઆતનું પદ છે બિગિનિંગમાં પહેલું મુક્તિ સુગીતમાંથી છે આ એટલે એમને સ્વાદ આવ્યો તે લખ્યું છે કે આ દાદાનો ખરેખર એમાં એવું નથી પણ દાદા પણ એવું ઈચ્છે એટલે કહ્યું તો કોઈને નથી પરંતુ આ સંઘની દુનિયા છે સંગી સંગી કહે છે ને સંઘની પૂર્ણ વિરામ આગલી ચાર લાઈનોમાં એ સંઘની પૂર્ણ વિરામ શું છે કે આપણે લોક અને લોક જીવનથી ટેવાયેલા લોક ભાષાથી પણ ટેવાયેલા લોક વ્યવહારથી પણ ટેવાયેલા અને આજે પણ જીવન તો ચાલે છે એ પ્રમાણે પરંતુ એ બધી સંજ્ઞાઓ છે ને લોકની એ સંજ્ઞાઓ ધીમે ધીમે ધીમે ધીમે ઓછી થતી જાય એની છાયા પણ ના પડે એવું થઈ જાય ને ત્યારે પૂર્ણ વિરામ કહેવાય કશું હોય જ નહીં સંજ્ઞા આખી નાખી નીકળી જાય એટલે જ્ઞાનીની સંજ્ઞા જુદી છે અને શ્લોક સંજ્ઞા જુદી છે એટલે આપણે તો ફાઇલોના સંભાળ નિકાલને માટે જ છે એટલે આ બધી સંજ્ઞાઓ નીકળી જાય એક જ હેતુ ફાઇલોનો સંભાળે નિકાલ જ્યારે વ્યવહાર અને વ્યવહાર ધર્મોના માર્ગમાં એ લોકસંજ્ઞાથી નીકળવું એટલે ત્યાગ કરવો એવો અર્થ થાય છે ત્યાગ અને વૈરાગ આવ્યા વગર એ ત્યાગ શોભે નહીં અને એવી અદભુત વિચારણા આપણને જે લોકસંજ્ઞામાં ક્યાંય પણ કસ નથી એવી કસ વગરની લોકસંજ્ઞા અને લોકવ્યવહાર લોકજીવન લૌકિક જીવન એમાંથી નીકળવા માટે ત્યાગ અને પછી વૈરાગ ખીલે અને પછી ત્યાગના કંઈક વિચારો બધા એવું છે બધું એમાં પરંતુ અહીંયા આગળ તો સંભાળ નિકાલ ફાઇલ ફાઇલ કહ્યું એટલે હું છું અને આ છે એમ જુદું થઈ જાય ફાઇલ કહેતાની સાથે જ પોતે સ્વનો ખ્યાલ રહે અને આ પર છે પર એટલે ફાઇલ અને ફાઇલ કેવી તો કે એના હિસાબો સાથેની હિસાબો એટલે શું તો કે બધી ફાઇલો એટલે ફાઇલોનો સંભાળ નિકાલ કહ્યું હમ વ્યવહારને વ્યવહારની બધી અવસ્થાઓમાંથી ચીકણી થઈ ગયેલી અવસ્થાઓમાંથી નીકળવાનું ને આપણી પ્રકૃતિમાં ચિકા સ્વરૂપે હોય એટલે જેમ ચિકાસ ઓછી થતી જાય તેમ તેમ આપણે વાર્યા વળે જેમ એમ એવું થતું જતું જાય આપણી પ્રકૃતિ પોતાની એટલે આપણા રોજના વ્યવહારમાં ખબર પડે આ તો વાળ્યા વળે જેમ હેમ એ હેમ વાળ્યું ના વળે તો આ દાગીના આટલા સારા થઈ શકે નહીં એ બીજી ધાતુના ગમે તેમાં પણ પિત્તર ગમે તેવું સોનું જેવું દેખાય પણ ના થાય એવું છે સમજાયું પ્લેટિન બનાવો તો એ સોનું તો જોઈએ જ જોડે ચાંદી ઉમેરે તો પણ સોનું તો જોઈએ જ એટલે સોનાને એવું સુંદર કમાલ છે જો કે ચાંદીના અને સોનાના વરખ કે છે બધા બંને એવી જ છે એટલે સોના માટે ખાસ કહેવાય છે કારણ કે વિશ્વમાં અને જગતમાં સોનાનો મોહ બધાને હોય નાનું ઝૂંપડું હશે તો પણ થોડું પણ લેશે સોનું સોનું બસ જીવનમાં એને કટાય નહીં ખાય નહીં કશું જ ના થાય ચાલ્યા એ ભાવથી અને ભારતમાં તો ખાસ કરીને જેનું જે કંઈ થોડું હોય તેમાં નાખી રાખે હીરો તો મોહ છે ખાલી મોહ છે પરંતુ જેમ મોહ વધારે તેમ હીરા માટે વાલી વધારે હોય મોહ વધારે એમ પણ આપણે તો થોડુંક રાખીએ આપણે કારણ કે આપણું જરા સારું દેખાય ને એટલા માટે રાખીએ સારું દેખાડવા માટે સારું આ દેખાવું બહુ વસનું છે બધું સારું હોય એટલે એની સામે ખોટું હોય જ ને ખોટું હોય એટલે પાછું સારા માટે માથાકૂટ કરવી પડે બેવ ચાલ્યા કરે એટલે રેસના ઘોડાની માફક આપણે રેસમાં ઉતરવાનું પછી એટલે કહ્યું કે અવેધ દાદાનો એક જ અંશ એટલે કે આજ્ઞાધર્મથી આપણે બધા મહાત્માઓના એક જ છે કે કોણ એવું વિરલ હશે આપણે કહીએ નહીં પણ આપણે વિરલ થવા પ્રયત્ન કરવો એટલે વિરલતાની રેસ થાય તો ખોટી નથી એવી આવા પ્રકારની વિરલતાની શું જો આપતા પુત્રો એકબીજામાં રેસ તો નથી કરતા પણ એકબીજાને જોઈને હડકાય છે ખરા નહીં <laughs> એવું છે એ સ્પર્ધા કામ નહીં બહુ સારામાં સારી સ્પર્ધા આ જેટલા વ્યવહારમાં શબ્દો છે એ બધા અધ્યાત્મના પડછાયા સ્વરૂપે છે સમજ્યું વ્યવહારમાં પણ એ વ્યવહારમાંથી અહીંયા આગળ આપણે આ જન્મ મરણના ચક્રાઓમાં છૂટવા એ કરીને બધા જીવન જીવે ગમે તેવી સ્થિતિ હોય ને ગમે તેવી હોય છતાં પણ એક આટલો હેતુ અને ભાવ ખરો પછી વ્યવહારમાં ગડબડ સડબડ થઈ જાય જરાક શું કરે પણ પણ એમાં જાગૃતિ રાખે તો ને સારું જાગૃતિ હોય તો અને એમાંથી થઈ પણ ગઈ તો એમાંથી ઠોકર વાગી તો આપણે પાછા ફરી જઈએ ઠોકર વાગી તો પાછા ફરીએ આપણે આટલું તો કરવું જ જોઈએ એટલે પ્રતિક્રમણ કહ્યું એને પ્રતિક્રમણ કહ્યું પોતાને ઠોકર વાગે એવું ખબર પડવી જોઈએ હા ના ખબર પડે ત્યાં સુધી પ્રતિક્રમણ બહુ થઈ છે નહીં પણ શબ્દથી થઈ જશે બોલવાથી માનીથી પણ દિલથી નહીં થાય દિલથી પ્રતિક્રમણ થનાર કોઈ દિવસ મોડેથી બોલે જ નહીં એને લખવું ના પડે બોલવું ના પડે કશું કોઈ વાત ના કરવી પડે કશાની જરૂર નથી એને પ્રતિક્રમણ કહે છે ખરું પ્રતિક્રમણ આ છે એને ભગવાનની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં વિતરાગોની ભાષામાં ભાવ પ્રતિક્રમણ કહ્યું ભાવ એટલે શું કે હું શુદ્ધ આત્મા છું એ શુદ્ધાત્માના લક્ષ્ય સાથે યુ અન્ડરસ્ટેન્ડ શુદ્ધાત્માના લક્ષ્ય સાથે પ્રતિક્રમણ એટલે કે આપણી જે ભૂલ એ ભૂલ આપણને દેખાઈ સમજાઈ અને એ ભૂલમાંથી આપણને પ્રજ્ઞા જ આપણને ચેતવે કે પારસ ચેત પ્રતિક્રમણ કરી લે દેખાય ને ભૂલ તને એટલે વાત પ્રતિક્રમણ કરી લેમાંથી એટલે ભૂલમાંથી નીકળી જઈએ એટલે એ ભૂલ આપણી ખલાસ થઈ જાય ક્ષય થાય એનો જેટલી ભૂલોનો ક્ષય થયો એટલો આપણો જ્ઞાનનો પ્રકાશ શુદ્ધાત્માનો પ્રકાશ એ અને શરીર તો શરીરને એ ડિવાઇન ગાઈડન્સ એનું મળ્યા કરે દિવ્ય દર્શકતા એટલે પ્રજ્ઞાશક્તિની આખી બહુ જ તેજ ધાર બહુ સુંદર રહ્યા કરે એ વિકાસ થતો જાય પ્રજ્ઞાશક્તિ બીજું કશું જ નથી પણ સ્વભાવ શક્તિ છે શું કહ્યું સ્વભાવ શક્તિ કયો સ્વભાવ તો કે જ્ઞાયક સ્વભાવ કયો જ્ઞાયક નાયક એટલે શું તો કે જ્ઞ એટલે પ્રકાશ એટલે જે પ્રકાશ કરાવનારો પ્રકાશ કરાવનારો એટલે શું તો કે એ પોતે પોતાના ગુણોથી નિજ ગુણોએ કરીને જે નિજ ગુણો કયા સ્વરૂપે છે તો કે પ્રકાશ સ્વરૂપે બીજું કશું જ નથી એટલે શુદ્ધાત્મા અગર તો આત્મા આપણે કહીએ એ કેવળ પ્રકાશ છે બીજું કાંઈ નથી એને દ્રવ્ય કહો તમે પણ પ્રકાશનું પિંડ ના કહી શકો કેવળ પ્રકાશ એ દ્રવ્ય છે તત્વ છે કેવળ પ્રકાશ અને પ્રકાશ શું તો કે પ્રકાશનું કામ શું કે કશું પ્રકાશ આપવાનું કામ નથી એ પ્રકાશ વપરાતો જાય ત્યારે પ્રકાશની કિંમત હોય પણ માણસનું બનાવેલું પ્રકાશ છે અને વીજ પ્રવાહ છે એનાથી છે ત્યારે એ પ્રકાશ કોઈ વખતે એને બદલવું પડે છે આપણે આ તો સ્વયં પ્રકાશ અને બધા પરને પ્રકાશી શકે આ માણસનો બનાવેલો પ્રકાશ એ પરપ્રકાશ કહેવાય શું કહ્યું હમ એવી રીતે આપણા શરીરમાં આપણે કરતા ભાવથી અને જે આશયયુક્ત રીતે આપણે અજ્ઞાન ભાવોમાં હતા એ આશયયુક્ત ચીકણા સ્વભાવનો જેટલો થઈ ગયો એ આખો આશય પ્રમાણે અત્યારે જીવન ચાલ્યું જાય એમાં કોઈનું ના ચાલે એટલે દાદાએ કહ્યું કે આ વ્યવસ્થિત છે બરોબર ખ્યાલ રાખજો વ્યવસ્થિત છે ઈચ્છા ઊભી ના થવી જોઈએ શું કહ્યું વિશ ઈચ્છા ઉભી એટલે કે વોટ એવર ઇઝીલી જે ફેસ થાય છે એ એમાંથી નીકળવું છે એમ ચાલ્યા કરવાનું લાઈફ છે ને તમે નાના છે હવે જીવન ચાલુ થાય છે સમજાયું કે ભલે એ ચાલ્યા કરે ચાલશે પણ આવી યંગ એજમાં બહુ જ તમને સમજાશે આ એક બહુ કિંમત કિંમતવાળી છે up to twenty five years એટલે તમારી પાસે સારા વર્ષો છે જેની પાસે પચીસ પહેલાના વર્ષો હોય તો બહુ ઉત્તમ કહેવાય બહુ ઉત્તમ કહેવાય અને પચીસથી ત્રીસ વર્ષના વર્ષો બરોબર ગણાવાના હોય શું કહ્યું પચીસથી બરોબર ઘડતર થાય એનું આ દાગીના ઘડે ને બધી વાસણનું ઘડાય છે ને એવું ઘડતર થાય બરોબરનું પચીસથી ત્રીસ વર્ષના વર્ષો પછી ત્રીસ વર્ષથી પછી ઘરેડમાં આવી જાય ઘરેડમાં ઘરેડમાં હમ કહો ચાલીસ વર્ષથી આ જીવવાનું ઘરેડમાં ગયું એને કરતા હવે જીવવાની મજા આવશે પણ જીવવા લાગેલો લોકજીવન છે લોકજીવન અને એવી રીતે લોકોએ ઘડીએ નાખેલું બધું પોતાની સમજ પ્રમાણે આવું છે વર્ષો કંઈ ગણવાના ના હોય એમાં અભિર દાદાનો એક અંશ જ પામી શકે એ વિરલ પરમહંસ એ આજ્ઞાધર્મને મહાત્માઓ માટે છે એ એન્કરેજમેન્ટ માટે આ કવિરાજની પાસે લાઈવ થઈ છે બધા માટે બ્રહ્મંડ ભૂમિ વિસ્તૃત નીચદળ બ્રહ્માંડ ભૂમિ એટલે કે વિશેષ ભાવે મંડાયેલી આપણી બ્રહ્માંડ ભૂમિ શું કહ્યું બ્રહ્માંડ આપણું વિશેષ ભાવ જ્યાં જ્યાં થઈ ગયું અને એ આપણું બ્રહ્માંડ એટલે આ શરીરનું પીંડું બ્રહ્મા વિશેષ ભાવવાનું એટલે નિકાસિત ચીકણું વિસ્તૃત કેટલી વિશાળ છે બધી છે એ હિસાબો છે સંબંધો છે એના હિસાબ દ્રંગ એમાં બધી જગ્યાએ આપણી દ્રષ્ટિ એક જ હોય કે આપણે જ આપણી ભૂમિને આપણે આ નિહાળી લઈએ છીએ શું બરોબર આપણે જોઈ લેવાની જોતા રહેવાનું બધી ભૂમિને હમ આપણે માલિક હઈએ ખેતરના અને ખેતરમાં બહુ સુખી એમ જતા આવીએ નહીં પણ દાદા કહ્યું જતા રહેવું ખેતરમાં આમ તું જોઈ અને બધે ફરી પાછા આવવું કોઈને પૂછ્યું ઘડી બે કેમ છે ભાઈ આમ છે ખેડૂતને આ તે કહીએ તો ખેતરનો પાક પણ રાજી થઈ જાય છે કારણ કે જીવ છે અંદર પણ આપણે શું થાય બધામાં પડી ગયેલા કે મારે તો પાંચસો સાચો હજાર આટલા જેવો રહું આ હાલત થઈ ગઈ છે એટલે દાદાએ કહ્યું ને આ કારની પુણ્ય આવી છે બધી પુણ્ય આવી છે જે દેખાતા સુખીમાં પુણ્ય આવી પ્રકારની હોય કે પુણ્ય ક્યાંય ચાલે ખર્ચાઈ જાય અને ગટરમાં ચાલી જાય એમાં થોડો અંશે સરખી રીતે જો વપરાયેલો હોય પુણ્યનો ત્યારે એટલો એને આગળ કામમાં લાગે એનું પરબવનું કહેવાય એ બધું એ બહુ ઓછું હોય આ કાળમાં વેમંડ ભૂમિ વિસ્તૃત નિજદ્રક એટલે પોતાની દ્રષ્ટિ આ જોવાનું લીલા તિહારી અકર સકર જત એટલે એ દાદા ભગવાન તમારી આ લીલા તમે આપી છે સમજ આપી છે જ્ઞાન આપ્યું છે અને આ લક્ષ બેસાડી દીધા પ્રમાણે પ્રતિતિ આખી છે એ પ્રતિતિએ કરીને અમે લક્ષ મજબૂત કરતા જઈએ છીએ લક્ષ એટલે સેન્ટર સ્ટેટ એના પર આ સેન્ટર હોય તો ફોર્સીસ બધા સર્કમસ્ટન્શિયલ આવે ને કામ તેમ ગમે તેમ થાય પરંતુ અહીંયા નગર બરોબર ફિક્સ છે એને પ્રતિતિ કે છે સમજણ આ લિવિંગમાં બધા ફોર્સીસ તો આયા જ કરે ને એ તો થયા જ કરે પણ આ એટલે આ જેટલી પાકી થાય એ આગળ લક્ષ પાકું થાય ને તેમ ગમે તેવા ફોર્સ આવે તેની અસર ઓછી થતી જાય પછી ઓછું આમ થાય પછી એમ કરતા કરતા સ્થિર થતું જાય આપણું લક્ષ ત્યારે અનુભવ સ્વાદ આવે આપણને બધાને કંઈ ને કંઈ સ્વાદ આવ્યા જ કરે આવે જ એટલે અનુભવ લક્ષ પ્રતિતામ તો કહ્યું એક ચીલા ચાલુ આવ્યો માર્ગ છે એમાં પણ આપણે અનુભવ સાથેના લક્ષ્ય સાથે પ્રતિતિ ખુલ્લી થઈ જાય છે અને ખુલ્લી થયેલી પ્રતિતિ એ વિકાસ થતી થતી લક્ષગત એ કરીને આપણે અનુભવ પ્રમાણ ખુલ્લું કરે છે બહુ સુંદર છે આ એવી રીતે જ્ઞાન દર્શન ચારિત્ર એ સામાન્ય ચીલા ચાલીવાનો માર્ગ છે કરતા ભાવનો પણ આત્મહેતુવાળો અને આત્મા ખાતે જ આત્માને હેતુએ કરીને બધું જીવન જાય તે એમાં જ્ઞાન દર્શન એનું ચારિત્ર છે એટલે જ્ઞાનની શુદ્ધિ કરીને દર્શન ખુલતું જતું જાય છે અને ચારિત્ર એનું વિકાસ થતું જાય છે એ ચારિત્ર બહારથી વિકાસ થઈને પછી અંતરની બાજુ જવા લાગે છે સમજો જ્યારે આપણે દર્શન જ્ઞાનને ચારિત્ર દર્શન જ્ઞાનને ચારિત્ર એટલે દેખતા થયા પ્રતિતિ સાથે અને પ્રતિતિ સાથે દેખતા થયા દેખી દેખીને આપણે એને જોતા જઈએ જાણતા જઈએ દેખેલું જાણતા જઈએ કે દેખેલું છે બરોબર આ જ છે પછી એમાં આ આ છે આવું લાગે છે આવું લાગે છે એવું ના હોય આ જ એટલે એ જ્ઞેય થઈ ગયું પછી એટલે દેખાતું દ્રશ્ય જ્ઞેય થઈ જાય શું કહ્યું અને એ કેવી રીતે તો કે અંતરમાં થાય અંતરમાં ક્યાં આગળ તો કે અંતસ્કરણના પ્રમાણમાં અંતસ્કરણ અંતસ્કરણથી આપણું જીવન જાય છે એમાં એ થયા કરે તો એ બાહ્યકર અને પાંચ ઇન્દ્રિયોના જીવનમાં બહારનામાં એ પ્રમાણે એને પોતાની સ્વાદ સ્વરૂપે રહ્યા કરે એમાંથી કોઈને બતાવવાની જરૂર નથી કોઈ એને સર્ટિફિકેટ આપે લખવાની જરૂર નથી એમને બધાને તો આંખો કાન ને આ બધું છે જોયા કરશે આવું છે નાટક સુંદર કરી રહ્યા છે એટલું સરસ કે બિલકુલ સાચું લાગે અને કે આ એક્ઝેક્ટ છે આ ભરતુહરી અને એના લક્ષમાં તો એમ જ હોય કે બસ આ ભરપૂર થાય એટલે ઘેર જઈને ખીચડી ખાવાની છે મારે આટલું જ એનું લક્ષ્મણ હોય આ બહુ અગત્યનું છે સમજાયું રાઈટ નાટક એટલે ખોટું નહીં અને નાટક એટલે સાચું પણ નહીં એટલે નાટક દાદા ભગવાને શું કહ્યું કે ખોટું પણ સાચા જેવું શું કહ્યું તો જ નાટક કહેવાય નહીં તો નાટક કહેવાય નહીં શું કહો છો આ ભવૈયો બધી આપણી થઈ એનાથી થયેલી આપણી પોતાની ભવ્યો થાય એમાંથી આ ભવી નીકળી ગઈ તેમાં કળાવાળો કોઈ હોય જીવ તે ભવી દેખાડી દે જો આવું છે જીવન કે છે ભવાઈ રામલીલા પછી નાટકો ને બધું બારાપતિ વિકાસ થતો ગયો તેમ આવતું ગયું એટલે તો બ્રહ્માંડ ભૂમિ વિસ્તૃત નિજ જગ લીલા તિહારી અકળ સકળ જગ જગ કેવું તો કે અકળ એટલે અશરીરી અકર કહે એટલે આપણે હવે બધી કરથી મુક્ત થયા ને કળિયુગના કાળમાં જે કળ વળવા જ ના દેવો વખત અકળ એટલે અબ્જાબાદ સમજ અને સકળ એટલે શરીર સાથે શરીર સાથે એવું આ જગ છે એમાં લીલા તિહારી દાદા અદભુત છે તમારી આ લીલા આપી છે અમે તો બહુ આનંદ આવે છે આવું જીવનમાં એવા દાદા કેવા તો કે ક્ષેણિક વીર પ્રણામ કે છે અને ઉપાસ્ય આ દાદાએ ખુલ્લું કર્યું જરા ભેદ ખુલ્લો કર્યો ભેદ ખુલ્લો કર્યો દાદા ભગવાને પોતાના દિવ્ય એમના સુંદર એમની વાણીમાં પણ એમને ખુલ્લું કર્યું છે જરાક પણ કહ્યું છે કે આપણે આપણી પાસે રાખવું કારણ કે આ જગતને આ બધું જસતું નથી બહુ એટલે આપણે સમજ રાખી બહુ કુદામકુદી નહીં કરવી બોલમબોલ નહીં કરવી બહુ સમજ્યું સમજી લેવું કે છે બસ બહુ થઈ ગયું હમ એ તો કેટલા પાસે વિકલ્પ વિકલ્પથી ઉભા રહે સમજાય શ્રેણીક વીર પ્રણામ ઉપાસ્ય તીરધામ આ મહાપદનું નિશાન બહુ લખી રાખ્યું છે કોઈ જગ્યાએ શ્રીમદને લખી રાખે છે આ શ્રીમદ રહ્યા કે છે હમ પણ બહુ સરસ લખાઈ ગયું છે એમનો અનુભવ સ્વાદ છે આમાં પરાક્રમી પરાક્રમી પરાક્રમ સિવાય વિરલભાવ ઉભો ના થાય પુરુષાર્થ તો હોય બધો પણ પરાક્રમ ભાવ બહુ અગત્યનો છે પરાક્રમ આજ્ઞાધર્મમાં એવું છે કે એમાં પરાક્રમો દરેક પોતાની શક્તિ અનુસાર થઈ શકે છે એમાં લાગી જાય તો કંઈ કશું શરીરને કશું થવાનું નથી શું એટલે પરાક્રમ ભાવ છે આખો આ તો આ વખતે આજ્ઞામાં એટલું દાદાએ બધું ભરી દીધું છે દેખાય છે સાદું સીધું સાદા વાક્યો પણ ગજબનું એ કર્યું છે શાસ્ત્રોને શાસ્ત્રો રચાય એની પાછળ કારણ કે વ્યવહારનો તો કેટલા ભેદે વ્યવહાર છે કેટલા ભેદે એટલે એનું જેટલું વિસ્તરણ થાય એટલું થઈ શકે એવું છે અને એક જ કેન્દ્ર સાથે કેન્દ્ર વગર ના થાય એ કેન્દ્ર વગર જરાય નહીં જઈ શકે કેન્દ્ર છે તો વ્યવહાર છે શું કહ્યું એ વ્યવહાર આખો વર્તુળ જેવો છે બધો વર્તુળો તો નાના નાનાથી મળીને મોટા મોટા બધા બહુ થાય તળાવમાં જરાક અથડો નાખીએ ને એટલે શરૂઆતમાં નાનું કુંડારું થાય પછી મોટું થાય મોટું થાય મોટું થાય મોટું થાય મોટું ક્ષણ મોટું થઈને પછી કે ધાર આવી જાય બધી ક્યાં જાય આગળ એવું છે એ તો રહેવાનું તારણ તમે બોલો છો એવું ને કે જેમ તમે એકલા જ વાત કરવી એવી રીતે વાત કરો છો ગમે તે પણ તમારે લેવું છે ને તમારી કાળજી રાખવી જોઈએ ને ચાલો મોટે વ્યવહારનું તારણ શું કાઢવાનું તમારો પીપુડી મારો પીપળી જો અવાજ હતો કે તમારો એવો છે હું દાદા કહેતા હતા અમારા લટુ કાકરો રામઢોલ જેવો બોલો વ્યવહારનું તારણ શું કાઢવાનું વ્યવહારનું તારણ કાઢવાનું કારણ કે આ બધી બાજુ વ્યવહાર જ સામો આવીને ઉભો રહે એને વારણથી આપણે એનું તારણ નીકળે અને વારણ તો દાદાએ આપી દીધું છે વારણ વારણ વગર તારણ ના નીકળી શકે વ્યવહારનું ગ્રહણ વારણ શબ્દ મોટો છે સમજ્યું એ મનના લેવલે કામ કરે છે મનના લેવલે અને પોતા પણ બધા આગળ કામમાં લાગે આડાઈઓ પોતા પણ બધા આગળ જ કામ લાગે કોઈ પણ વસ્તુ કપટ આડો બધું કોઈ પણ વસ્તુ હોય વારણ મૂકી દીધું છે દાદાએ અદભુત પણ એ વારણ આપણને સમજાય તો કલ્યાણ થઈ જાય કલ્યાણ થઈ જાય બરાબર વારણથી વ્યવહાર બધો નિવારણ સ્વરૂપે બધો થતો જાય સમજે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ રહી અને વ્યવહાર સ્વરૂપે વ્યવહારમાં પરિણમતો જાય શું કહ્યું વ્યવહાર સ્વરૂપે રહીને વ્યવહાર વ્યવહાર સ્વરૂપે રહી બોલો વ્યવહાર વ્યવહાર સ્વરૂપે રહી વ્યવહારમાં જ વ્યવહારમાં વ્યવહાર તરીકે જ વ્યવહાર તરીકે વ્યવહાર સ્વરૂપે જ પરિણમતો જાય વ્યવહાર સ્વરૂપે પરિણમતો જાય એ તારે બધું બીજું કયું કારણ જોઈએ છે એ વારણથી પણ થાય વારણથી એટલે દાદાએ આખી આ પાંચ આજ્ઞાની આડ મૂકી દીધી છે ને એમને તો બહુ મોટું વારણ છે જ્ઞેય અને હું જ્ઞાતા મોટા મોટું વારણ પરંતુ આ દ્રશ્ય અને એનો દ્રષ્ટા સરખો થતો જતો જાય તેમ એ દ્રશ્ય જ્ઞેય સમજાતું જાય એમ ના સમજાય અને આપણું જે મન વાણીને એના બધા જે ઉદ્ગલ પરમાણુઓ સ્કંદ સ્વરૂપ જે ચિકાસવાળા છે જે વિભાવ પરિણામમાં છે વિશેષ ભાવે એ બધો વિશેષ ભાવ નીકળતો જતો જાય તેમ તેમાં થાય નહીં તો નહીં થાય વિશેષ ભાવ એ તો આખો દાડો પડ્યો છે સમય તો બધો તમારો જ છે ને આ શ્વાસ ચાલે છે એનો ઉપયોગ કરી લેવાનો શ્વાસ ચાલે છે એનો ઉપયોગ કરી લેવાનો સમજાયું એક વ્યવહારમાં પણ કે છે આ પેપર નથી વાંચતા તમે અમે ત્યાં અંબાજી ગયા હતા તારે આ પધર્યું આબુ રોડથી અંબાજી ગયા હતા ને તે માતાજી કે છે ને એ છે ત્યાં આગળ એને સગા જ મળ્યા હતા એના કુટુંબી જ એના દાદા થતા હતા અત્યારે પેપરો વાંચો છો તમે માતાજી કે છે તે એની વાત છે આ છે હકીકત છે પરંતુ ડોક્ટરોએ આવા પ્રયોગો કર્યા છે ખોરાકો કરી શકે છે એક હીરા હીરા કરીને છે કઈ હીરા બધી હીરા માણેક રતન સાઉથ ઇન્ડિયામાં કંઈક છે કલિકટમાં છે હીરા માણેક રતન સૂર્ય સામે જોઈ અને શક્તિથી એ જ રહ્યા કરે છે એવું સાંભળ્યું છે ભાઈ હા ખાલી પાણી જલ એકલું જ બાકી કંઈ જ નહીં એટલે આ બધું સાંભળીએ પણ આપણે એમાં પડવાની જરૂર છે આપણે તો ફાઇલ અને સંભાળ નિકાલ પતી ગયું સીધી વાત એ આ બધું પડીએ પછી વિકલ્પમાં પડી જઈશું બધા એટલે વિકલ્પમાં પડવા જેવું નથી બહુ હમ ફાઇલ શબ્દ બહુ મોટો છે બહુ ગંભીર શબ્દ છે આપણને એમાં એટલો બધો પરમાર્થ ભર્યો છે એ ફાઇલ શબ્દ વગર બોલે જો અંદર રહ્યા કરતો હોય સમજણે તો બહુ વિકાસ થાય આજ્ઞાધર્મ માત્ર વગર બોલે વ્યવહારમાં કોઈ પણ વ્યવહારમાં લાયા વગર અનુભવ પ્રમાણ સિવાય અંદર રહ્યા કરે ત્યારે જ વિકાસ થાય છે તો થાય જ નહીં એ લખીને કરશો તો એટલું ક્લિક થશે પણ તો જ એ થશે આટલું થશે નહીં તો શબ્દથી છૂટાય એવું નથી પછી વ્યવહારમાં રહેશો જ ને તમે જીભમાં જેટલું હાલવાનું છે તો હાલી જ નાખવાની છે નથી શું કહો છો એ હાલ્યા વગર રહેવાની છે પછી એ તો એની મેદે રહ્યા કરશે એની કરી અને આપણે આપણે પોતે શું આવું થાય તારે વાણીથી છૂટા થવાય છે અને તારે આ રેકોર્ડ વાગ્યા કરે છે એમ લાગે આપણને એ જીવ હાલે છે રેકોર્ડ જ વાગે છે ને તારે શું આ જાય આ જાય તે જાય કેટલા બધા પુરાવા હોય તારે રેકોર્ડ વાગવા હોય કેટલા પુરાવા હોય છે બધા એમ એમ થાય છે કશું હમ એવું છે બરોબર છે સાહેબ બીજું કઈ છે એક સેકન્ડ મોટેથી બોલો હા આપણે GJ six double A three five nine zero નંબરની ગાડી GJ six double A three five nine zero three five nine zero જે ગાડી છે ને એને જરા વ્યવસ્થિત પાર્ક કરી આવો ઈટોની ગાડી કંઈક પાછળ અટકી છે એની પાસે કોઈ ગાડી અટકે છે ને તો જરા સરખી પાર્ક કરી આવો હા ગુડુ દાદાજી એમ દાદાજી એમ કહેવાય કે તારણ નીકળેલું ત્યારે કહેવાય કે એ વ્યવહારમાં આપણે આપણી ભૂલ જડી જાય એ તો કુદરતી જ વાત છે તારણ તારણ એટલે આપણા જ મન વચન કયા અને એના વ્યવહારોનું તારણ કાઢવાનું છે આપણે ભાઈ બહાર કાઢવા જઈએ છીએ તકલીફ થઈ જાય છે ને મોટી અહીંયા તો ફસાયા છીએ આપણે આપણા વર્ષોના વર્ષો નીકળે છે સમય સમય જાય પણ ક્યાં સમજાય છે હજી પકડ નથી છૂટતી નહીં સમજાયું જોજો કાં તો અનુભવથી કહું છું અનુભવથી આ બધામાંથી નીકળ્યા છીએ અને દાદા ભગવાન કહે છે કે અમે જે અનુભવો નીકળ્યા છીએ જ અમે તમને આપીએ છીએ બીજું કશું નથી આપતા એટલા માટે કહ્યું કે આ બધા મહાત્માઓને જેમને જે અનુભવ સ્વાદ આવ્યો હોય એમ પ્રાપ્ત થયું હોય દ્રષ્ટિ એમને અનુભવ અને અનુભવ પ્રમાણથી એમાં કહેવા માણું હોય ને સહેજાસહેજ નીકળી જાય તો એમાં ભાષા નથી જોવાતી ભાષા જરાય ના જોવાય બહુ મોટી વસ્તુ છે એટલે અનુભવ બહુ કિંમતી છે દાદા ભગવાને બહુ જ એમના માટે કહ્યું અખંડ વિજ્ઞાનમાં અનુભવનું સેક્શન જ રાખો કે છે શાહ સાહેબે અત્યારે રાખ્યું છે પણ કે મારી પાસે આવતા નથી એવા પ્રમાણમાં અને જે આવે છે તે જરૂર કરે છે એમના જે અમીન સાહેબે પોતાનો અનુભવ લાગ્યો અમે એમને બે ચાર વખત કહ્યું હતું સાહેબ તમારો અનુભવ બહુ સારો છે બધું તમે કોઈ વખતે નવરાશ હોય સવારે છ વહેલા બ્રહ્મ મુહૂર્ત લખી નાખજો ને જરા તે અમે લખાઈ ગયો એને શું કે છે સ્વાનુભવ સરિતા એવું કહ્યું છે ને સ્વાનુભવ સરિતા બહુ સરસ છે એ થોડું નાની પુસ્તિકા રૂપે આવશે આપણી પુસ્તિકાઓ છપાઈ જેવી અને અક્રમ વિજ્ઞાનના માસિકમાં એ પ્રભાવના થઈ જશે આપણા વડીલ મહાત્મા છે એમની ભાવના છે કે પ્રભાવના તરીકે હું નિમિત્ત છું પણ એ થઈ જશે બધા આ અંકમાં આવે આવતા અંકમાં આવે આવશે ખરી સમજાયું આવું છે એવી જ રીતે અમિત સાહેબે એ જ નવનીતભાઈની વિનંતીથી તો નિશ્ચય વ્યવહાર એ ચરણવિધિ છે એનું આખું એમને કેટલી એક કે બે કેસેટો છે એને બે સીડી છે એટલે લગભગ સવા કલાક ઉપર એ બે સીડીમાં બહુ સુંદર રીતે કહ્યું છે અને પાંચ આજ્ઞા એટલી સરસ રીતે વણી ગઈ છે આપણે સમજાવીએ છીએ ને જોજો તમે એમાં એટલે એ પણ નવનીતભાઈની ભાવના થઈ કે આ એમનો સ્વાનુભવ સરિતા જો પ્રભાવના થશે પછી એની પણ પ્રભાવના થવાની છે એની પણ પ્રભાવના થવાની છે એટલે એ પણ બીજી એ તૈયાર થઈ રહી છે અને દરેકને અક્રમ વિજ્ઞાન અંગ સાથે મોકલવામાં આવશે એવું ભાવના છે એમને કલાક છે જે હશે તે એવું વાંધો છે તમને બોલવાનું આપો જો મોટેથી બોલજો દાદાજી એમણે મોટેથી બોલો એમણે એક એક જળવિધિનું વાક્ય લઈને પછી એક એક શબ્દ પર આખું એક્સપ્રેશન કર્યું છે અને વચ્ચે વચ્ચે બધા સરસ દાખલા આપ્યા છે એટલે ઘણું ડિટેલમાં ગયા છે એકદમ બહુ સુંદર રીતે ડિટેલમાં તો પછી આ ચરણબીજનું જેટલું મહાત્મ્ય અને કહ્યું છે પણ આપણે એનું સમજી નથી શક્યા કે કેટલું છે એ પોતે જ પોતાથી પોતે પોતાના પ્રયોગમાં છે શું પ્રયોગી પોતાના પ્રયોગ સાથે એ આખો નાતા દ્રષ્ટા પ્રમાણે રહી અને પ્રયોગ થાય છે એમાં એટલે કહ્યું ને જેમ વંચાય તેમ દાદા ભગવાનનું દ્રષ્ટાંત છે એક વખત ગયા ને બસમાં ગયા ને બસમાં જઈને આવ્યું ને એક બસ આમ જ્યારે નાસ્તો કરવા રહ્યા એમાં ઉપડી ગઈ ઉપડી ગઈ બીજી ક્યારે આવશે કે આવશે કલાક દોઢ કલાકે બે કલાકે એમ હતા તે પેલા જોડે હતા તો કે હવે શું કરીશું આ દોઢ બે કલાક કશું તે દાદા બેસી રહ્યા અને એમને તે વખતે હા તો બહુ જૂની વાત છે તે વખતે પછી એમને શ્રીમદના એમનું એમને તો વાંચવું નહોતું પડતું શ્રીમદનું સહેજે સહેજ અંદર રહ્યા કરતું હતું પણ જેટલું અંદર હતું એ બોલ્યા કરે ગાથા બોલે પદ બોલે આ તે બોલ્યા કરે અને પછી વાંચે એટલે એ બોલે ત્યારે સામે અક્ષર છપાય અને છપાય નહીં છપાયેલો અક્ષર વાંચે જ્યારે આપણે તો આમ કરીએ પછી આંખો બંધ કરીએ કેટલી માથાકૂટું કરીએ ત્યારે આવું ઘણી આંખે થાય દાદાએ કહ્યું જ છે આ તો પ્રયોગ આ કઈ પરાક્રમની બીજું શું છે તો પછી છે શું બીજું અને આપણે હા હું તું હજુ હવે હું તું કહી રહ્યું તમારે શાને માટે આવું થાય છે આવું શું રહી ગયું છે આપણી અંદર આ વાત જોવાની છે શું જેટલું આવ્યું છે આવ્યું છે આવ્યું રહેવાનું જ છે ખાવાનું નથી મળ્યું પણ આયુષ નહીં જાય તમારું સીધી વાત છે હિસાબથી બધું બનશે હિસાબની બહાર કશું જ નહીં બને અને હિસાબમાં પછી આપણે આપણું બનાવવા જઈએ છીએ તેમાં તકલીફ થઈ જાય છે એ આપના હમણાં બે દિવસ પહેલા સહજ વચન નીકળ્યા સહજ મિલાસો દૂધ બરાબર ભાઈ એ તો ગોરખનાથનું છે ના પણ અને એમના ગુરુદેવ મચ્છેન્દ્રનાથને કહ્યું છે મચ્છેન્દ્રનાથને પછી મચ્છેન્દ્રનાથ તો મોટા હતા પણ મોટા હોય તો એ કોઈ જગ્યાએ એ થઈ જાય એટલે એમને ચેતવવા ગયેલા ગોરખનાથજી શું ચેતના છંદર ગોરખ આયા શું કરે શિષ્ય ગુરુને ચેતવવા પડે આ કળિયુગ છે ને બાકી નાથ સંપ્રદાયના બધા બહુ મજાના હોય છે એમનું બહુ કડક પાલન કરે છે મહાત્મા મહાત્માએ આપતો પુત્રને ચેતવવા પડે મહાત્માએ આપનો આપતો પુત્ર એવું ના બોલાય વિવેકાનંદજી બોલાય હું આર્ટીલી કહું છું આપો આપો આપો ઇમિટેશન આપો એ તો ના જે છે ને છે કહું જ પણ ના ના ના મહેશાનંદજી ના કે છે એ ના ના બરોબર છે હા મહાત્મા આપણે તો બધા છૂટ મળી ગઈ લો બહારના તો આપણે છૂટ ના સમજશું પણ હા આપણે હે બાંધણ તો અમે કાન પકડવાના છીએ <laughs> આ તો ઉદારતાથી કે છે શું આપણે બધા મહાત્મા માટે તમે પૂજ્ય જ છો ને હમ બહુ પૂજ્ય છો તમારી જોડે ઘણો વિનય રાખે છે આપણને ના લાગતો હોય છતાંય વિનય હોય છે એમના દિલમાં એ દેખાય તો કામ થઈ જાય ના લાગતો હોય તો એ બહુ સમજવા જેવું છે પરસ્પર સમજ વિનય હોય ને એટલે સત્સંગમાં જઈએ આ તે આ બહેનો ભેગા થાય છે બે બુધવારે દર બુધવારે નીરુબેન તમે ત્યાં રખાયો વખત બુધવાર તમે અરુણાબેન શું કરો છો માથે પડીને જવાનું એમની પાસે ના પણ એ પણ જતા નથી ને હા તો એ જ કે છે એટલે તમે જવાનું નક્કી કરો ના જવું પડે એમ નક્કી કરો પહોંચી જજો હા બધા તૈયારી આપજો હા પછી નાસ્તા માગે છે બધા બહેનો ખરા ને બહેનો તો બહેનો એ બધાને જમાડે તો એમને ના જોઈએ એટલે આવું છે લો આપણા એસએમને એ કર બોલો પછી લઈએ આપણે ત્યાંથી પાણી પાણી પીએ અમારા આ સાહેબને આપો ને એક દાળ બોલાવ્યું નથી તો જો હમણાં અવાજ કેવો નીકળે જોજો પારસ ગુજરાતી ફાવે છે ને તેને બધું લગભગ ફાવી જશે બધું લગતા ના ફાવે બસ લગતા નહીં આ વાત તને થોડી સમજાય છે ને થોડું ફાસ્ટ બોલાય નહીં સ્લો પછી જે પૂછવા જેવું હોય તો ડુ આસ્ક પદ નંબર ચાર પાન નંબર છ પર જય સચ્ચિદાનંદ પોતાની મેરે તરનારા પોતાની મેરે તરનારા તારે કાબોચિયામાં તરતા રેજો કાબોચિયામાં તરતા રેજો ભવસાગરથી તરવા માટે ભવસાગરથી તરવા માટે તારણ હારો ગોતી લેજો તારણ હારો ગો પોતાની મેરે તરનારા પોતાની મેરે પોચિયામાં તરતા રે જો હા પોચિયામાં તરતા રે જો ભવસાગરથી તરવા માટે ભવસાગરથી તરવા માટે તારણ હારો ગોતી લેજો તારણ હારો ગો છે માનવ જાતિ નિરાશ્રિત છે લૌકિક ધર્મો પાક્ષિક છે લૌ प्रोवाचित च ज्ञानीनाश्रित ने शोधो ज्ञानीनाश्रित ने शोधो अनुभव तेनो जानी जो जो अनुभव तेनो जानी जो નિજ સ્વરૂપના લક્ષક પાસે નિજ સ્વરૂપના લક્ષક પાસે આત્મ સ્વરૂપને ઠરતું જોજો આત્મ સ્વરૂપને ઠરતું જોજો જપ મારે અભિનિવેશીને જપ મારે અભિનિવેશ હતા પરદેશી રે દૈહિક રાગે મન ક્લેશી રે દૈહિક રાગે મન ક્લેશી ને મમ્મત ખુચિયા દ્વેષિત ને મમ્મત ખુચિયા દ્વેષિત ને ખોખું કહ્યું છે પરાધીન જોજો ખોખું કહ્યું છે પરાધીન જોજો જાડે ફરે ઈ સંસારી જો જાડે ફરે ઈ સંસારી જો ઉદગલ ગુણને ફરતા જોજો ઉદગલ ગુણને ફરતા જોજો આત્મા શું છે ઢૂંઢતા રેજો આત્મા શું છે ઢૂંઢતા રેજો ખોખું કહ્યું છે પરાધીન જોજો ખોખું કહ્યું છે પરાધીન જોજો જાડે ફરે સંસારી જો તાળે પરે ઈ સંસારી જો ઉદગલ ગુણને ફરતા જોજો ઉદગલ ગુણને ફરતા જોજો આત્મા શું છે ઢૂંઢતા રેજો આત્મા શું છે ઢૂંઢતા રેજો ચોપડવાની પીનારા સૌ ત્યાગી તપસ્વી ક્રોધી છે તો સરી કરો ત્યાં સાપ જ હુબહુ સળી કરો ત્યાં સાપ જ હુબહુ ત્યાં આત્મા નથી જ્ઞાન જ किम कहूँ क्या आत्मा नति ज्ञान ज किम कहूँ पोते करता हो कदी जो होते करता हो कदी तो बांधो पड़े त्या उठी जो जो बांधो पड़े त्या उठी जो जो उदगल करता पोते अकर्ता उद गल करता पोते करता भोग दाता ज्ञानी ने भज जो सज दाता ज्ञानी ने भज जो पोते करता हो कदी जो पोते करता हो कदी जो बांधो पड़े त्या उठी जो जो बांधो पड़े त्या उठी ઉઠી જોજો ઉદગલ કરતા પોતે અકર્તા ઉદગલ કરતા પોતે અકર્તા મોક્ષ જ દાતા જ્ઞાનીને ભજજો મોક્ષ જ દાતા જ્ઞાનીને ભજજો બહુ સુંદર બહુ સરસ હવે આપણે આ એસ એમ પટેલે દાદા ભગવાનના આપતા સૂત્રો ત્રણ પૂછ્યા છે લઈએ નમો વિતરાગાય દાદા ભગવાનના સીમ જય જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા સૂત્ર નંબર પાંચસો જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી બોલો જેને દેવગતિમાં જવું હોય ભૌતિક સુખો જોઈતા હોય તેને ક્રિયાઓની જરૂર છે મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે શું કહો છો બધા પરફેક્ટ પ્રજ્ઞેશ્વર શું કે પપ્પા ના કે છે આખું થઈ જાય બે હા એટલે એ તો જોઈએ ને જ્યાં સુધી ખબર નથી શું કરે ખબર નથી સાચું સુખ શું ચાખે નહીં ત્યાં સુધી તો જાય તો ખરા ને એની પાછળ કારણ કે સુખ અંદર ભર્યું પડ્યું છે એટલે બહાર સુખ ખોરે છે સુખ અંદર ના હોય ભર્યું પડ્યું તો બહાર કોણ સુખ ખોરવાનું હતું એ સુખનો આખો ખજાનો અખૂટ ખજાનો છે આપણી અંદર અને જાણતા નથી એટલે સુખ્યા સ્વભાવને લીધે અંદર પોતાનો એ સુખ્યો સ્વભાવ એટલે સ્વભાવ સુખ્ય છે એને શું એ અંદર પડ્યું છે આખું ભંડાર એ ખબર નથી એટલે બહાર ઝુંઝ્યા કરે છે પોતાનો ઘરથી ખોઈ ગયેલો બહાર ફર્યા કરે અને પોતાનું ઘર ખોર્યા કરે એવી રીતે શું કહ્યું તમને શું લાગે છે હે પોતે સુખ છે હા એટલે બહાર ખોવાઈ ગયો છે હે અને ઘર ખોર્યા કરે છે પણ એને ઘર ખબર નથી કે મારું ઘર ક્યાં છે એટલે એટલી વિસ્મૃતિ થઈ ગઈ છે એને શું થયું છે હા ભાન ગયું એટલે શું થાય ભાન જતાની સાથે આ બધું એ થઈ જાય પોતાનું નિજ ઘર વિસ્મૃત થઈ જાય એટલે પછી જગત સ્મૃતિમાં રહ્યા જ કરે ને પછી એટલે જગત સ્મૃતિમાં જગતમાં સુખ ખોરવું જ પડે ને હમ પણ જગતભરની વિસ્મૃતિ થાય તો કામનું પણ એવા આપણી પાસે જીવતા દ્રષ્ટાંત સ્વરૂપે હોય તો એમને જોતા જ આપણે જગત ઉપર વિસ્તૃત થઈ જાય જ્ઞાની પુરુષ એટલે કહ્યું ને આમાં જ્ઞાન અને જ્ઞાનીની મોક્ષે જવું હોય એને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા આ બે જ જરૂર છે જ્ઞાન મળવું જોઈએ અને જ્ઞાની જેમના તરફથી જ્ઞાન મળ્યું જેમના જેમને નિમિત્તે જ્ઞાન મળ્યું જેમની કૃપાએ કરીને જ્ઞાન મળ્યું એમની જે આજ્ઞા આપે બાકીના વ્યવહારમાં જે જગતનો વ્યવહાર છે આપણો દરેકનો જગતનો વ્યવહાર એ વ્યવહારમાંથી કેમ સરળ ભાવે નીકળી જવું એ આજ્ઞા આપી દે આજ્ઞા આપી દે આજ્ઞા શબ્દ વ્યવહારમાં બોલી જાય છે મને ગુરુદેવની આજ્ઞા છે આ છે તે વ્યવહારમાં બોલી જાય છે કોઈક આજ્ઞા કરે એવો નથી આજ્ઞા તો બધી બાજુથી છૂટેલો હોય તો જ કરી શકે કારણ કે આજ્ઞા શબ્દ બહુ જવાબદારી વાળો શબ્દ છે એટલી બધી જબરજસ્ત જવાબદારી છે એમાં એટલે આજ્ઞા એ બધાને મનુષ્ય માત્રને એ જવાબદાર છે વૈશ્વિક વિશ્વ સ્તરે તો આપણા દેશ સ્તરે તો કેમ ના હોય ના સમજાયું હા એ બધાને જવાબદાર છે કોઈ પણ એમની સમક્ષ આવે તો એના માટે પૂરા જવાબદાર છે ત્યારે આજ્ઞા વસ્તુ છે પણ આજે પછી એ જ આજ્ઞા જે બૌદ્ધિક રીતે જાય તે પછી બુદ્ધિ બુદ્ધિના સ્તર બૌદ્ધિક રીતે જાય પણ એ બુદ્ધિથી જે ગઈ છે એટલે એમનું જે હોય એની જોડે એમનું જોડે આજ્ઞા જોડે બીજું એમનું એમનું પાછું એમ જાય સમજો એ નિર્ભેળ ના હોય કોઈ દિવસે નિર્ભય હોઈ શકે જ નહીં બહુ જોખમ છે શું કહો છો મહેશાનંદજી હા નિર્ભેળ નિર્ભય ભેળસેળ વગરની ચોપાટીની ભેળસેળ વગરની આપતો પુત્રોને કહ્યું છે ને ચોખ્ખા મમરા સેવ ખાજો કે છે વઘારેલા મમરા જો ખાજો કે છે <laughs> ચટણી ભેળ જ ભાવે છે એટલે વાર્તા સૂત્ર નંબર ત્રણ ચિત્તને સનાતન વસ્તુમાં રાખવાનું છે બોલો સ્વરૂપમાં રાખવાનું છે જપ તપ ધ્યાન યોગ મંત્ર બોલો એ સનાતન વસ્તુ નથી એ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે કોઈ વસ્તુ સનાતન નથી આત્મા એકલો જ સનાતન છે એમાં જો ચિત્ત બેસી ગયું પછી એ ભટકે નહીં ત્યારે મુક્તિ થાય એટલે શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયા પછી શુદ્ધ ચિત્ત કેવા સુંદર હોય એમનો ઉપયોગ કેવો હોય અદભુત હોય હમ શુદ્ધ ઉપયોગ હોય વ્યવહાર તો એમના માટે પછી અશુદ્ધ તો ના રહ્યો પણ શુભાશુભ સ્વરૂપે એ વ્યવહાર ઉકલતો જતો જાય શું કહ્યું શુભાશુભ સ્વરૂપે આપણે ગમે તેટલા માનીએ કે મારા શુભ ભાવ છે છતાં મને અશુભ કેમ આયા કરે છે પણ એ વ્યવહાર છે આખો બધો એટલે આપણું માનવું એ શુભમાં એ ભૂલ થઈ જાય શુદ્ધ થયા પછી એવું ના મનાય માન્યતામાં ભૂલ ના થવી જોઈએ શુદ્ધમાં અને શુભાશુભમાં આ મહાત્માઓ માટે સમજાયું અને જેમને જ્ઞાન નથી એમના માટે શુદ્ધ શું કે અશુદ્ધ શું પછી એ તો વ્યવહારમાં ચાલી જાય એ બૌદ્ધિક હોય પણ એ બૌદ્ધિકમાં હિત અને અહિત બેનો વિવેક બહુ સુંદર રીતે રહ્યા કરતો હોય એ છેલ્લામાં છેલ્લું પછી વ્યવહારમાં આ ધર્મના આરાધનામાં વ્યવહારમાં હિત ને અહિતનો જેમ છે તેમ યથાર્થપણે એનો વિવેક રહ્યા હોવો ઘટે એ તો શરૂઆત થાય તો બહુ મોટું કહેવાય એનાથી માંડીને આગળ બહુ લાંબો રસ્તો છે એનો તો પેલું મારા હિતનું શું એટલું સમજ પડતી હતું બહુ આ મારા અહિતનું છે એટલું સમજ પડે તો બહુ મોટી પ્રગતિ કહેવાય બહુ મોટી પ્રગતિ કહેવાય એટલે પ્રજ્ઞેશભાઈ સમજાયું ગંભીરતા ચિત્ત આત્મામાં એટલે હું હું છું ચિત્ત સ્વરૂપે એટલે જ્ઞાન દર્શન સ્વરૂપે ચિત્તનો અર્થ શું છે જ્ઞાન અને દર્શન જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ બે તે હું સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ એવું દ્રવ્ય અને દ્રવ્યના ગુણે કરીને શુદ્ધ આત્મા છું શું કહ્યું દ્રવ્ય અને દ્રવ્યના ગુણોએ કરીને હું શુદ્ધાત્મા છું મારા જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશે કરીને એ શુદ્ધ ચિત્ત આપણું આખું કેન્દ્રિત થઈ ગયેલું છે અને શુદ્ધ ચિત્ત કેન્દ્રિત થયા પછી આપણી દેખાવાની શરૂઆત થાય છે દેખવાની જોવાની પોતાના સ્વભાવે કરીને એ એનાથી આપણી વ્યવહારમાં પણ આપણી શુદ્ધિ થાય છે એટલે પ્રયોગ બતાવ્યો ને દાદા ભગવાનનું દ્રષ્ટાંત કહ્યું આપણે ચરણ વિધિ નિશ્ચય વ્યવહારની કેવી રીતે કરવાની એ કહ્યું છે ને તે બહુ ઘણા તો મુખપાટ થઈ ગઈ છે આ મુખપાટ થઈ છે બોલે તો મિકેનિકલ બોલાય એ જ વસ્તુ જુદી છે અને પ્રયોગાત્મક પ્રયોગ સ્વરૂપે બોલાય પોતાના શુદ્ધ ચિત્તના પ્રયોગ સ્વરૂપે એ બહુ જુદી વસ્તુ છે શું દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર પછી સ્પીડ વધતી જશે તમારી રિવોલ્યુશન વધતા જશે રિવોલ્યુશન વધતા જશે જેટલી વ્યવહારની શુદ્ધિ એટલી રિવોલ્યુશન વ્યવહારના વધે અને સાથે સાથે પેલા ચિત્તના તો હોય જ આપણા તેમ આપણું શુદ્ધ ઉપયોગ ખુલ્લો થતો જાય તીવ્ર થતો જાય સમજાયું ને અને જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ બહુ સુંદર રીતે કામ કરે આપણે મિકેનિકલ શાબ્દિક અને શબ્દના એમાં જવા કરતા આપણે પ્રયોગાત્મક રીતે રહેવું પડે જીવન જ આખું એવું છે જીવન જ એવું છે શુદ્ધ ચિત્ત થયા પછી આ મન વાણીને કયા સ્વરૂપીનો પ્રયોગ જે ચાલી રહ્યો છે એ પ્રેરિતના જ્ઞાતા દ્રષ્ટા એવા આપણે એને જોયા જાણવાનું એ બહુ અદભુત રીતે છે પણ એકદમ સીધે સીધે જોવા જવાનું થઈ શકતું નથી ને એ તો સવારમાં મરસ કે ઉઠીને પોતાનો થોડો પ્રયોગને દાદાએ કહ્યું છે એક બે ત્રણ વસ્તુ એ બધું કરી રાખવું પડે આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ બે મુખ્ય વસ્તુ છે અને પ્રતિક્રમણમાં ખરી રીતે તો ઉદીર્ણા એટલે કે શું છે કે આપણા શુભાશુભ ભાવો છે ને તે જે પજવતા હોય આપણને શુભ લગાડતા હોય શુભ આપણે આપણે હું બધું તો શુભ છું કેમ છે અને અશુભ ઉદયો થતા હોય આ બેહુને આપણે આગળ ખેંચી અને એને કાઢી નખાય છે આગળ ખેંચીને સવારમાં બેસી જાઓ પહેલા કાચાના માટે બર કોને માટે કોને કહું છું શું છું સમજાય છે મને આ શરીરની બહાર નીકળીને કોઈને કહેવાનો મારો હક ક્યાંથી થયો આ શરીરે મહેશભાઈની ગુનો કર્યો છે તો મહેશભાઈ આવશે તો મહેશભાઈ જોડે મારે સંભાળ નિકાલ કરવો જ પડશે પરંતુ એ તો કનુભાઈને મહેશભાઈ જોડેની વાત થઈ એમાં પછી દિનેશભાઈ કહે કે જો મને તમે સારું નથી કર્યું હા આવું આવું કહેવા આવે કેમ હશો છો મારી ઉપર કેવા કારણ કે છે આ જ સંસારી ગરબડ છે આ તો ગરબડ જ આ છે મોટા મોટી અને ના મારાથી ના કહેવાય તો પેલા કહું તો પેલાથી પેલા શું કરવા અને એમને બોલાવડાવે એના વતી બોલે પાછા કેમ આવશો છો તમે ના બોલશો નહીં બધા સાહેબ એટલે ભૂલો થાય છે એમ કહેવાનો મતલબ જાણી જોઈને કોઈ કરતું નથી પણ હવે ભૂલો થયા કરે છે પણ ખબર પડવી જોઈએ કે ભૂલો થાય છે એવું નહીં ખબર પડવી જોઈએ ભૂલો થાય છે ખબર ના પડે કેમ કરીને અને માને કે ચાલ્યા જ કરીએ એ તો પોતાના પોતાના હિતને શરીર બહાર જેને લેવા નથી દેવાને સંબંધ નથી કહેવા તો શું થયું તો પછી તમારે મારે આપણે બેને હતું આપણે બેને જે વાત છે એને કનેક્શન હોય એમને કેવું તો કનેક્શન આવ્યું હાજર હોત તો બરોબર છે હાજર હતા નહીં આપણા કનેક્શન હોય તો કહેવાય સંસાર આમ જ ઉભો થઈ જાય છે જાણવા માટે સંસાર આમ જ ઉભો થાય છે હંમેશા બેની વચ્ચેનું જ હોય છે બેથી ત્રીજું આવી આવીને સંસાર ઉભો થઈ ગયો જટ લઈને અને જોજો તમે હજુ આજે મહાત્માઓના <laughs> જીવનોમાં અંદર ઉતરીને જોઈ લેવું પડે આ તો બહુ શું ડોક્ટર સાહેબ કહો છો ના ના <laughs> પણ નવરાશ બહુ મળી જાય છે નવરાશ આપણને બધું સુતનભાઈ બધું સુતનભાઈ શું કે છે આપું બોલવાનું એમને દાદા વ્યવહાર જ જેવા કરીએ છીએ અને વ્યવહાર જોતા જોતા જ આપણે આપણી ભૂલ સમજાઈ જાય એક્ઝેક્ટલી અને સાચી છે કારણ કે વ્યવહાર વગર તો ચાલે એવું તો છે જ નહીં ના એવું ચાલે એવું બોલવાની જરૂર નથી એવું તો બોલવા જોજો બોલશો સવારથી વ્યવહાર બોલશો જ નહીં હું મધુસૂદન છું એટલે એની પાસે રહે છે તો ફાઇલ એટલે ચાલે એવું નથી વધારે ક્યાં આવ્યું એમાં સહજ મિલા હા સહજમાં જ છે વાત સહજ મિલા કેમ ના જોઈ ગયા આ દીકરી સહજ મળી કે એમ મળી ના સહજ જ મળી સર પછી આવું શું કરું છો એટલે આગળ રહીને એને શુદ્ધાત્મા જોડે બધું કનેક્શન કરી શકાય આપણાથી સમજો તમે ત્યાં નજીક હોય એના કરતાં અહીંથી બહુ સરસ કનેક્શન કરી શકશો અને એમાં એને દુવાથી દવા થતી જશે રામમોહનભાઈ એ જ કહેતા હતા અમે બેઠા હતા સાથે દુવાથી દવા થાય રામમોહનભાઈ કહેતા હતા કે મધુભાઈ આપણો જ હિસાબ છે તારે જ આ બધું થાય છે આપણો હિસાબ એટલે બોલવા કરતા આપણે રહો શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ આપણે સવારમાં નક્કી કરો કે દસ મિનિટથી ચાલુ કરીને એને કલાક સુધી લઈ જઈએ આપણે આટલું કરો હો તમે બે જણા આ સંદેશ બરોબર છે જપ તપ ધ્યાન યોગ ને મંત્ર બધું આવી ગયું ને હે સનાતન છે એટલે બોલને કોને મને સમજણ પાડે પિતાજી કહો સમજે ને ખોટું છે એવું નથી કહ્યું પણ સનાતન વસ્તુ નથી એમ કહ્યું ખોટું જ્ઞાનીની ભાષામાં ખોટું ને સાચું એ શબ્દ હોય જ નહીં શું કહ્યું પણ આપણે હવે એમાં જો પડીએ તો સમજી લેવાનું કે આપણે ક્યાં જઈએ કઈ બાજુ કઈ દિશા પકડી છે હવે ના સમજાય કોઈ દિવસ ના હોય સમજાયું ઔપચારિકથી ઔપચારિકતાએ બોલાઈ ગયું તો તરત જ એનું પ્રતિક્રમણ આપણે કરવું જ પડે છે ઔપચારિકતાથી પણ ઔપચારિકતા જ બોલાય છે કોઈને ખબર નથી પડતી જ્યાં સુધી ઉપચાર છે ત્યાં સુધી આધાર છે અને શુદ્ધાત્મા નિરાલમ છે શુદ્ધાત્મા નિરાનંદ છે શુદ્ધાત્મા નિરાલમ એવો આપ્યો છે અસંગ આપ્યો છે અસંગ છે આ વાત છે તો મન વચન કાયા કંઈ ખોટા છે પૂરતું હવે એ જીવવાથી આ તો સવાજ કાઢવાનો છે આ વ્યવહારનો કસ કાઢવાનો આ કહે છે ને સાર કાઢવાનો કરેક્ટ સાર કાઢવાનો હમ ના ગમતા ને પેલું ગમતું કરવું પડે શું કહેશો નીરુબેન બોલો ને હા નહીં તો ખુચાવે રે ખરું અને ગમતાને અંતરથી ના ગમતું રાખવું પડે શું કહ્યું નાગમતું કરવાની જરૂર નથી અંદરથી રાખવાનું નાગમતું એને ના ના ગમતા ગમતું કરવું મોટું છે એ મોટું છે ખરું તો પછી હે શું એ તો એવું છે ને પેલો કાળો છે ને કડું કર્યા તું જીર બધું એ લઈ અને કાલમ લઈ અને જયારે મીઠો હોય અને એમાં બોરી બોરીને ખાવાનું હોય એવી રીતે કરવાનું કાળો તો જતોય ના હોય નજીક આવતા ને હાથે ઉ થઈ જાય ઊંધી થઈ જાય એમ રીતસર ખાવાનું શું સર શું મીઠો છે અને પછી એને પીવો હોય તો કેટલો મીઠો છે આ એવું થશે થાય તમે જ થાય તમે બહુ પગ પકડાજો <laughs> નિર્વાંટી થાય વાત નહીં તમને ઓછી દો છો આપણે આપણે બાદરણમાં રાખી છે શિબિર છ દિવસ રાખ્યા આપણી હવેલીમાં હવેલી નિર્બનની હવેલી છે તો આવું છે કેટલો સરસ ભાવ હતો એમનો મહેતા સાહેબ ભાવ કેટલો સારો હતો હમ તો જુઓ ને એની પુણ્ય હશે તો થઈ ગયું ના સત્સંગનું સ્થળ કેટલું સરસ થયું બધાને બહુ મજા આવે છે આગળ પછી ચાર હજાર એકસો ને ઓગણપચાસ પૂતગલ એ જીવંત વસ્તુ નથી બોલો પણ એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે ને એવું તૈયાર થઈ જાય છે ને એવું તૈયાર થઈ જાય છે એટલે એટલે એનામાં ફેરફાર થાય છે એનામાં ફેરફાર થાય છે આત્માને કશું કરવું ના પડે આત્માને કશું કરવું ના પડે એનો વિશેષ ભાવ થયો કે એનો વિશેષ ભાવ થયો કે ઉદગલ પરમાણુ ખેંચાય ઉદગલ પરમાણુ ખેંચાય પછી પછી એની મેરે મૂર્ત થઈ જાય એ એની મેરે મૂર્ત થઈ જાય અને પોતાનું કાર્ય કરે અને પોતાનું કાર્ય કરે કેટલું ગંભીર છે આ પરમાર્થ ગંભીર છે આખું રહસ્ય કહી દીધું આમાં જન્મ કેવી રીતે થાય છે ક્યારે થાય છે થયા પછી કેવી રીતે છે આ બધું જ રહસ્ય કહી દીધું આગળનું અત્યારનું અને બધું જ બહુ સુંદર સૂત્ર સમજાયું એટલે કોઈને પ્રશ્ન જ નથી થતો આના પરથી કોઈને પ્રશ્ન નથી થતો ફરતી વાંચ્યું પૂદગલ એ જીવંત વસ્તુ નથી પૂતગલ એ જીવંત વસ્તુ નથી પણ એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે પણ એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે ને એવું તૈયાર થઈ જાય છે ને એવું તૈયાર થઈ જાય છે એટલે એનામાં ફેરફાર થાય છે એટલે એનામાં ફેરફાર થાય છે અડધો ભાગ કહ્યો મેં એમાંથી કંઈ પૂછવું છે કંઈ આત્મા ના તમારે આ બધું તારે સમજાશે તમને હા હા મિશ્ર ચેતન પર કોઈ સમજી નહીં શકે એટલે હજુ પૂછવું છે કયું મારા પણાનો જે ભાગ આવે છે પણ એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે એટલે જ્યાં આપણે પોતાની જાતને આઈડેન્ટિફાય કરીએ છીએ ને મારું માની લઈએ છીએ હવે ભ્રાંતિ વધતી હોય ભ્રાંતિ વધતી હોય તો શું બંધ હોય કે બેભાન હોય બે વાત સીધી વાત એને કહ્યું એટલા માટે કહ્યું આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે પૂતગલ એ જીવંત વસ્તુ નથી પણ એ પૂતગલ જ ગ્રહણ કરે છે પૂતગલ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે ને એવું તૈયાર થઈ જાય છે પાછું જેવી રીતે ગ્રહણ કર્યું તૈયાર થઈ જાય છે એટલે જેવો વિશેષ ભાવ એવું તૈયાર થઈ જાય છે નહીં સમજાયું એટલે એનામાં ફેરફાર થાય છે એટલે પૂતગલ સ્વાભાવિક રીતે ફેરફાર થાય એવું નથી પરંતુ સક્રિય જરૂર છે એના સ્વભાવ ગુણોમાં પરંતુ આ વિભાવમાં ખેંચાથી એ ફેરફાર થઈ જાય છે એમાં આત્માને કશું કરવું ના પડે આત્મા તો આત્મા જ રહે છે જો આત્મા થઈ જાય તો આત્મા જેવી વસ્તુ જ ના રહે એનો વિશેષ ભાવ થયો બોલો ને કોનો હવે હું પૂછો તો ખરા લે કઈ પ્રશ્ન જ કરો શી કરે છે આત્માનો તું પૂછે છે કે કયા આત્માનું પ્રશ્ન કરો તો નીકળે હા એટલે દાદાએ ખુલ્લું કર્યું છે કે પ્રતિષ્ઠિત આત્માનું સમજાયું પણ એને વિભાવિક આત્મા કહેવાય શું કહ્યું પ્રતિષ્ઠિત આત્મા એટલે વિભાવિક આત્મા વિભાવિક આત્માને કયો એટલે કે વ્યવહાર આત્મા શું કહ્યું હા તારે એ વાત છે ઉલ્લેખ કોઈ જ્યાં સ્પષ્ટ પડ્યો નથી પણ આ તો દાદા ભગવાને બધું ખુલ્લું કર્યું છે તારે આટલું છે આત્માને આત્માની અવસ્થાઓ વિશે તો કંઈ ખુલાસો જ નથી ક્યાંય જગાય ના બને શું કે છે હે બોલ ને એને બોલવાનું આપો મોટેથી બોલજો ખોકારીને આત્મા શબ્દ આત્મા શબ્દ બોલતા આત્મા શબ્દ બોલતા સમજાતું નથી કે આ મૂળ ચેતનની વાત છે કે કયા આત્માની કેમ નથી સમજાતું એટલે એ હવે આ દ્રષ્ટિ પછી ખ્યાલ આવે છે એની તો વાત થાય છે પણ દાદાજી આ જે ફળ પડ્યો છે ને હજી હજી મને ઘણી વાર આપતસૂત્ર વાંચતા એવું થાય છે કે જ્યાં જે આત્મા શબ્દ હોય ત્યાં બ્રેકેટમાં વ્યવહાર હાથમાં હોય તો આપણે વ્યવહાર હાથમાં લખીએ તો એ તમે લખો મજા નહીં આવે <laughs> એને અંદર પેલાને અંદર ખોતરવા દો એને એવું ખોતરાય છે એવું એ માછ છે અને ખોતરા છે એની મેં તે એ વાત એ ખોતરા નહીં ત્યાં સુધી એને ખીલશે નહીં નહીં ખીલે હું પાછું મધુસૂદનભાઈ અમે ખોતરાવું જ જોઈએ ને એવું બ્લન્ટ થઈ ગયેલું છે બધું તો જરાક ભૂમિ બધી હરકી થાય તો જેમ ગમે તે નાખે તો ઉભી નીકળે અંદર હમ બધી કેવી ભૂમિ થઈ ગઈ કહીએ આપણે આ ગુરાટ હોવી જોઈએ ને સરસ એવું ઉગે એવું પણ ના ઉગે એવું કેવું ચાલે અને કેટલી કેરવવી પડે છે આપણે કેટલું બધું નાખી નાખીને તૈયાર કરવી પડે જમીનને તો એવું છે આ તો દાદાજી અહીંયા તો પછી આત્માનો વિકલ્પ કહીએ તો એ કયા આત્માનો વિકલ્પ વિકલ્પ નહીં વ્યવહાર આત્મા પછી આ તમે મિશ્ર ચેતન કહ્યું એ વાત સાચી પણ મિશ્ર ચેતન શું તો કે પ્રતિષ્ઠા કરનારો પ્રતિષ્ઠા આત્મા શું કહ્યું પ્રતિષ્ઠા કરનારો આત્મા આત્મા સ્વયં પ્રતિષ્ઠા કોઈ દાડો ના કરે શું કહ્યું સ્વયં પ્રતિષ્ઠા ના કરે મૂળ ચેતન પ્રતિષ્ઠા બહુ જુદી હોય નથી જાણતા આપણે સાહેબ જાણીએ મહેતા સાહેબ જાણીએ છે કે નહીં ચેતન પ્રતિષ્ઠા દાદાની નજર કરતા હતા કોઈ પણ મંદિરમાં જ્યાં મંદિર મંદિર એ થતી હતી ગમે તેવી મૂર્તિ હોય ગમે તેવી હોય પહેલાં પહેલો મારો અનુભવ અમે આ ખેસીભાઈ લઈ ગયા હતા માથેરાન એટલે કે માથા પર જંગલ ઉગે એવું એટલે જો છે ને બધું ઉગેલું છે અને જો હરે છે જંગલ માથેરાન કે છે બાકી બધું બધું કોરું પર હા કે ખાલી એટલો જ ભાગ ઉભો જંગલ એટલે માથેરાન કહ્યું એ દાદા દાદાએ મજા આપી હતી એમાં ગયા ત્યારે એક મંદિર હતું નાનું ત્યારે અંદર ગયા હતા ત્યારે અને દાદા કરતા હતા મેં જોયું અદભુત ત્યારે હું તો ખુશ થઈ ગયો અફરીન થઈ ગયો એમના પર જ્યારે દર્શન કર્યા અને મેં મૂર્તિ સામું જોયું ચેતન બનતી આમ બહુ સુંદર અદભુત હતું આવો અનુભવ અમે સેવન્ટી થ્રીમાં જાત્રાએ ગયા હતા ત્યાં જયપુરમાં અત્યારે જે લક્ષ્મીનારાયણનું મંદિર થયું છે અત્યારે એ જગ્યાએ બહુ જ નાનું હતું બહુ જ નાનું હતું પૂજારી હતો અને એ જ પ્રતિમાઓ હતી એ આજે તો બધું બહુ મોટું થઈ ગયું હોય ખબર જ ના પડે એ જગ્યા તમે જાઓ તો એ જોયું અત્યારે અંદર અને કદાચ આપતા વાળાને ક્યાંક આવી ગયું હશે કદાચ હમ મૂર્તિ અમારી જોડે તો જે હોય બહુ ઓછા અહીંયા તો કોઈ નહીં હોય કવિરાજ હતા તે વખતે સેવન્ટી થ્રીમાં સમેત શિખરજીમાં પૂજારીજી રડી પડેલા તે જ જગ્યા એ રામની પૂજા અરે અમે ખબર નથી કે મૂર્તિ હિન્દી બોલ્યો તો કે આ મૂર્તિ હશે છે કે સાહેબ તો અસ્થિ કોઈ દિવસ અનુભવ ત્રીજો અનુભવ અમારો રામેશ્વરમ ગયા હતા સાઉથ ઇન્ડિયામાં સેવન્ટી ટુમાં સાઉથ ઇન્ડિયામાં ત્યારે દમયંતી બેન આવી હતી અને છોકરાઓ અને અમારી આ સોનલ નાની હતી થોડી હતી ચાર ગાડીઓ ગઈ હતી ફોઈઓ આવ્યા હતા ફોઈઓ અને તે સવિતાબાઈ હતા તે સવિતાબા હતા ઘણે હતા સવિતાબાન બે ફોઈઓ તે શારદાબેનને નટુકા એટલે મોટી ગાડી આપી હતી તે એમાં રામેશ્વરમ ગયા અને રામેશ્વરમમાં જોયું ત્યારે આ જ અનુભવ મેં જોયું હતું ત્યાં વૃંદાવન ગયા ત્યાં પણ આ જોયું કે જ્યાં ગયા છે ત્યાં અમે પાવાપુરી ગયા તેવું પણ અદભુત કોઈને ખબર ના હોય આપણે મહાત્માઓ એવા ગોપનીય સ્વરૂપે એમનું જીવન જાય શું કહ્યું ગોપનીય સ્વરૂપે બહાર અંદર હું ચાલી રહ્યું છું કોઈને આટલી સમજ ના પડે શું કહ્યું ગોપની એટલે ગુપ્ત નહીં શું કહ્યું ગોપની એટલે ગુપ્ત ગોપની એટલે ઉગાડું ગુપની એટલે ઉગાડું દેખાય નહીં કોઈને દેખાય ડોક્ટર કેમ હશો છો આપો આપો હું કે દાદાજી ઉગાડો અને દેખાય નહીં કોઈને પણ એમને કઈ એવી ઈચ્છા છે કે હું કોઈને ના દેખાવા દઉં <laughs> ઉગાડા એવું હોય કોઈ દિવસે નીરબેન હોય ખરા ખૂબ બધું છે ખુલ્લી કિતાબ લોકોને તો દેખાય એ કિતાબ આંખોથી દેખાય એ કિતાબ શું કરે એટલા જીવતી કિતાબ બધા જોવે બધું શું કરે પણ જીવન મહાત્માઓ માટેનું છે આ તો હમ સમજી ગયા છે બરોબર જો ને બધા બધા સમજી ગયા બધા કેવા પાકા થઈ ગયા છે થઈ ગયા છે કે નહીં અરુણાબેન કોઈ ડોક્ટર બોલને હા ત્યાર પછી જો પેલી શું કે છે બોલ ને આ છે સાહેબ હવે કલેક્ટર થવાના રસ્તે જઈ રહ્યા છે જોજો થોડા વખતમાં કલેક્ટર થઈ જશે બરોબર જમાવશે અને તબ બરોબર સંભાળશે હમ આ વખતમાં કલેક્ટર કોઈ જોયે ના હોય તે બધાનું માનશે ખરા પણ ચલાવશે અંદરનું લોકો માટે લોકો માટે ચલાવે તો જંદરનું કહેવાય ને એવું છે બહાર ખબર ના પડે કોઈને લોકોનું કામ કરતું કેવી રીતે ખબર પડે બહાર તો પછી થાય નહીં આપણાથી કામ શું ચિરાગ બહુ શું કે ને હે તને આઈપીએલનો કઈ બનાવી દીધું કમિશનર કઈ સાચી વાત છે <laughs> હવે આપણે તો જે છે ત્યાં સાગર ભાઈ બનાવીએ આપણે જે છે ત્યાં સંઘના કમિશનર સારા એટલે પૂતગલ એ જીવંત વસ્તુ નથી પણ આત્માના વિશેષ ભાવને કહો હવે આત્માને વિશેષ ભાવ હોય નહીં કોઈ દિવસે કારણ કે આત્માને કશું કરવું નથી પડતું તો પછી વિશેષ ભાવ કેમ નો કર્યો એને એટલું ના સમજાયું શું આ તો કરનારો આત્મા એટલે કયો તો કે વિકલ્પી કેવો તો આત્માની હાજરીમાં કંઈક અસ્થિ તો હોય કે ના હોય એ અસ્થિ હોય જ શરીર હોય ને આત્મા બે જ છે તો બીજી કઈ અસ્થિ તે વચ્ચેનું વચ્ચેનું સમજાયું કેવું હોય વચ્ચેનું કયા ગુણોમાં પરિણમેલું વ્યતિરેક કેવો એ વ્યતિરેકમાં પરિણમેલું એ આત્મા પરિણમે નથી અવસ્થા પરિણમી છે કોની હમ તે વાત સમજવાની વિકલ્પ એટલે કલ્પ શક્તિ તો છે જ ને શક્તિનો હલકો સ્ત્રોત હોય ત્યારે એની સાથેનું આ બીજું હોય તે એ શક્તિનું ઉછીનું લીધેલી શક્તિથી જીવતું હોય એ શરીર અને આ કલ્પ મૂળ કલ્પનો સ્ત્રોત એમાં પોતે હોવા પડું તો કે હું એ વિકલ્પ એટલે હું દો ચલો શક્તિનું ઉધાર લીધેલી શક્તિથી ચાલતું શરીર એમાં હું એટલે પછી મારું ચોટ્યા વગર રે બોલને મારામાં એવી શક્તિ નથી ચોંટવાની ગઈ જ્યાં હું જ્યાં સુધી હું ના હોય ત્યાં સુધી સમજે કે નહીં પાર્વતી ગમે તેમ ચોંટી જાય કઈ શિવજી ઉપર જ હતો શિવજીને જ ખુશ થાય એને પણ શું કે હા શિવ શંભુ આપણે બધા એટલે હા બધા ફરીએ છે ને બધા ભારતમાં બધા નથી પુનર્જન્મ માને એટલે શિવશંભુ જ કહેવાય બધા પુનર્જન્મ માને છે ને પણ શોધે છે મૂળ શિવને અસલ શિવને અસલ શિવને મહારાજી એટલે એમ કહેવાય કે પાર્વતીની ભૂલ ક્યારે હોતી જ નથી શિવજીની કેવી તો હોય નહીં તો માતા માતાજીઓને આપણે પૂજીએ કેવી રીતે બરાબર એમની ભૂલ માતાજી પૂજાય જ નહીં એકે માતાજી ના હોય એમની ભૂલ નથી માટે તો પૂજાય છે બધા એક એક માતાજીને પૂજીએ છીએ આપણે ભાઈઓ પૂજે બહેનો બધા પૂજીએ સાથી કે એ પાર્વતી સંબંધીની આપણી ઓળખ પહેચાન માન્યતા બધું આપણું ચોખ્ખું થતું જાય સમજ્યા કે નહીં હમ અને આપણે બચ્ચા જેવા થઈએ કેવા થઈએ ખરું કે નહીં માં આગળ બચ્ચું તો ગમે તેવું મોટું થઈ ગયું તો બચ્ચું છે ને તો તારા શું કે છે હા પછી ચાલો એટલે દસ ને દસ થઈ ગઈ જય સચ્ચિદાન જય સચ્ચિદાન આ કલ્પશક્તિની જ્ઞાની પુરુષ શું કરે હવે પુરુષાર્થ શું એ આખું આ સૂત્રમાં આવી ગયું દાદાજી આ બહુ ગંભીર સૂત્ર છે દાદા એ જે આજે ફૂડ પાડ્યા છે અને ખુલાસા કર્યા છે અને આખું ગંભીર આખું બધું જ ખુલ્લું કરી નાખ્યું છે એ કોઈને નહીં મળે તમારે જેને જેટલી રિસર્ચ કરીને કાઢવું હોય કાઢજો પણ તમે તૈયારી જોઈએ જેને કરવું હોય તૈયારી જોઈએ શું ડોક્ટર સાહેબ હે તમારે અમને કેટલી ઈચ્છા છે રિસર્ચ કંઈ કરવાની ચાલો વિધિ કરો આપણે આ આહારી માટે નાસ્તો છે હા કે પાછો જય સચ્ચિદાન મહાત્માઓ બોલો બરોબર કોમ આજની પ્રસાદી ડોક્ટર અશોકભાઈ પટેલ રંજનબેન રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ ઉભા રંજનબેન અને બધાને તમે કહો બધાને અને મણીબેન વિરેનભાઈ પટેલ બધા બહેનોને કહો ત્રણ તરફથી પ્રેમથી બધા આજની પ્રસાદીની વ્યવસ્થા રાખી છે હવે પછીનો કાર્યક્રમ મહાત્માઓ જરા શાંતિથી સાંભળી લો પોતાની જગ્યાએ જ બેસી રહેજો દાદાજીનો હવે પછીનો સત્સંગ રવિવારે બે તારીખે ચાર થી સાત કેલનપુરી મુકામે રહેશે શુક્ર અને શનિવારે દાદાજી બાદરણ સત્સંગ માટે જઈ રહ્યા છે આવતીકાલે બુધવારે દાદાલય ખાતે જે મહિનાની એક આપણે વિધિ રાખીએ છીએ પ્રાતવિધિ આવતીકાલે બુધવારે સવારના સાડા છ થી આઠ પ્રાતવિધિ દાદા આલય સ્થાને રહેશે શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ વૈશાલીબેન ટેલરને ત્યાં બસો એક તિરુપતિ ફ્લેટ મામાની પોળ મહાવીર ભગવાન દેરાસર પાસે રહેશે એટલે બુધ અને શનિ બે દિવસ વિધિ રહેશે રવિવારે દાદાજીનો સત્સંગ સાંજના ચારથી સાત કેલનપુરી મુકામે રહેશે અને ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુકાકાના હોલમાં સાંજના છ થી આઠ રહેશે જય સચિદાનંદ અને બહેનોનો સત્સંગ આવતીકાલે એ પણ બપોરના ત્રણ થી પાંચ બાબુભાઈના હોલમાં જ રહેશે જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો Thank you. जय जय